शिशिखाच्युतमान्यवर्षा मन्दालयम् कमलया व्रजतीर्विरेजुः સાકાર ગયેલા આનંદ સમાતો નથી બાળ પુષ્કલાંગને ઉઠાવીને પ્યાર કરે છે છાતી સાથે સાથે ગોપીઓ બોલી છે આજ સુધી નંદ યશોદાજીએ અમને બહુ આનંદ આપ્યો છે અને તેથી આ પરમાનંદ એમના ઘેર આવ્યો છે નંદ ઘેર આનંદ મળ્યો શ્રીકૃષ્ણ પરમાનંદનું સ્વરૂપ નિરાકાર આનંદ તેજ જ નરાકાર શ્રીકૃષ્ણ રૂપે પ્રગટ થયો કલા શ્રી અંગમાં કેવલ આનંદ જ ભર્યો તમે પરમાત્માના દર્શન કરો છો કદાચ તમને એમ થશે મને જેવા હાથ પગ છે એવા જ ભગવાનને જેવું મારું શરીર છે એવા જ ભગવાન માનવ શરીરમાં અને પ્રભુના સ્વરૂપમાં ઘણો ફેર આ માનવનું શરીર પૂર્વ જન્મમાં કરેલા કર્મ અને વાસના પ્રમાણે મળ્યું માનવનું શરીર મળમૂત્રના આધારે જ ટકે છે ભગવાનના શ્રીઅંગમાં મળ નથી મૂત્ર નથી કેવલ આનંદ જ ભર્યો ભગવાન સ્વ ઈચ્છાથી પ્રગટ થાય છે અને માનવ પૂર્વજન્મમાં જે કંઈ કર્મ કર્યા છે તે કર્મ અને વાસના પ્રમાણે શરીરે ધારણ કરે છે માનવ શરીરમાં અને ભગવાનના સ્વરૂપમાં ઘણો ફેર ભગવાનનું સ્વરૂપ કેવલ આનંદથી ભરેલું આનંદ એ જ શ્રી કૃષ્ણ જે ખાણનું રમકડું છે એ ખાણના રમકડામાં ખાણ જ હોય ખાણના રમકડામાં ખાણ વિના બીજું કંઈ નથી અલૌકિક સિદ્ધાંત સમજાવવા માટે કોઈ અલૌકિક દૃષ્ટાંત મળતો નથી લૌકિક દૃષ્ટાંતથી સંતો અલૌકિક સિદ્ધાંત સમજાવે છે રાતના બાર વાગ્યા એક ભાઈ પથારીમાં આરોટે છે પણ એને કઈ ઊંઘ જ આવતી નથી પછી વિચાર કરવા લાગ્યા કે આજે હું કેમ આવતી નથી બહુ વિચાર કરતા એને યાદ આવ્યું રાત્રે કંઈ ગરમ પાણી મળ્યું નથી રાત્રે કઈ ચા પીવાનું કુટે હશે તે રાત્રે ગરમ પાણી મળ્યું નથી તે નિદ્રા આવતી નથી એ વિચાર કર્યો કે ચા બનાવીને એકવાર પી લો રાત્રે બાર વાગ્યા પછી ચાની તૈયારી કરી પાણી રાખ્યું છે યોગ એવો કઈ હતો કે દવામાં ખાણ ખલાસ થઈ ગઈ હવે ખાંડ વિના ચા થાય નહીં અને ચા ન મળે તો ઊંઘ આવતી નથી રાત્રે બાર વાગ્યા પછી કોણ ખાંડ આપે વિચાર કરતા એને યાદ આવ્યું કે ઉત્તરાયણના દિવસે છોકરાઓના માટે બજારમાંથી હું ખાંડના રમકડા લાવી લઉં અને તે ખાંડના રમકડા ઘરમાં કોઈ જગ્યાએ પડ્યા નથી રાત્રે બાર વાગ્યા પછી એક એક ડબો શોધે છે ખાંડના રમકડા ક્યાં છે વ્યસની માનવ શું ન કરે રાત્રે બાર વાગ્યા પછી હાથમાં માળા લઈને કોઈ દિવસ શાંતિથી જપ કરવા બેઠા નથી એક એક ડબો શોધે છે ચાર બીજા પ્રાણ અકળાય છે બહુ તપશ્ચર્યા કરતા પછી ખાણના રમકડા જે ડબ્બામાં હતા તે ડબ્બો મળી ગયો બહુ રાજી થયા તે ડબ્બો ઉઘાડ્યો તે ડબ્બામાં ખાણનો એક હાથી હતો તે હાથીના બે પદ તોડ્યા અને એને ચામાં નાખી દીધા હાથીના બે પદ નાખ્યા કે ખાણ નાખ્યું ખાણનું જે રમકડું છે એ રમકડામાં તમને ખાન જ દેખાય બીજું કંઈ દેખાતું નથી બાળકને ભલે તમે સમજાવો કે આ હાથી છે ના ઘોડો છે તમે જાણો છો એ હાથી નથી ને ઘોડો નથી હાથી હોય તો ડબ્બામાં રહી શકે એ તો ખાણ જ છે ખાણના રમકડામાં ખાણ વિના બીજું કંઈ નથી પરમાત્માના શ્રીઅંગમાં કેવલ આનંદ ભર્યો છે ભગવાનના નખના કોઈને દર્શન થાય ને તોય આનંદ મળે ભગવાનના વાળના દર્શન થાય તોય આનંદ મળે ભગવાનનું આખું શ્રીઅંગ આનંદમય છે વેદોમાં વર્ણન છે આનંદ એ જ પરમાત્મા છે કેટલાક ઋષિઓ એવું માને છે ઈશ્વરમાં આનંદ છે ઈશ્વરમાં આનંદ છે એવું જે માને છે એમના સિદ્ધાંતમાં આનંદ અને ઈશ્વર બે તત્વો જુદા પડે આપણા ઋષિઓનો વ્યાસ મહર્ષિનો સિદ્ધાંત છે આનંદ એ જ શ્રી કૃષ્ણ વ્યાસજીનું બ્રહ્મસૂત્ર છે આનંદમયોભ્યાસાત આનંદમય આનંદ પ્રચુર પ્રાચુર્યાર્થે મયટ આનંદ એ જ ભગવાન છે आनन्दो ब्रह्मेति व्यजानात् आनन्दाद्येव खगरिमानि भूतानि जायन्ते आनन्देनैव जातानि जीवन्ति आनन्दम् प्रयन्त्यभिसंविशन्ति सत्यम् ज्ञानम् आनन्दम् ब्रह्म आनन्द एज ભગવાન સંસારમાં આનંદ નથી સંસાર એ સુખ અને દુઃખથી ભરેલો છે સંસારમાં સુખ છે અને દુઃખ પણ છે આ સંસારમાં બે મોટા દુઃખ છે રાજા હોય કે રંક હોય એને આ દુઃખ ભોગવવા જ પડે છે જન્મનું દુઃખ અને મરણનું દુઃખ અંતકાળમાં અતિ દુઃખ છે આ સંસારમાં સંયોગ અને વિયોગનું દુઃખ છે જેનો સંયોગ તમને સુખ આપે છે એનો એક દિવસ વિયોગ થશે સંયોગમાં જેટલું સુખ થાય વિયોગમાં હજાર ઘણું દુઃખ પણ થાય પતિ પત્નીના મિલનમાં સુખ છે પણ જ્યારે વિયોગ થશે ત્યારે અતિ દુઃખ પણ થશે બે દિવાલો કઈ સાથે પડવાની છે સંયોગમાં જેટલું સુખ વિયોગમાં એના કરતા વધારે દુઃખ પણ છે સંસારનું બધું સુખ દુઃખથી ભરેલું છે સંસારમાં આનંદ નથી સંસારમાં સુખ છે અને દુઃખ છે સંતો એવું વર્ણન કરે છે સંસારમાં સુખ બહુ જ ઓછું છે દુઃખ જ વધારે છે આ આનંદની ભૂખ છે આનંદ તો જીવને પરમાત્મા શ્રી કૃષ્ણ આપે આનંદ એ જ પરમાત્માનું સ્વરૂપ છે નંદ બાબાના ઘેર પરમાનંદ પ્રગટ થયો વ્રજવાસીઓ બોલ્યા છે નંદ ઘેર આનંદ ભયો હોય નંદ શબ્દનો અર્થ થાય છે નંદયતી સર્વજનાન ઇતિ નંદ મધુરવાણી વિનય સરળ સ્વભાવ ઉદારતા આ સદગુણોથી જે સર્વને આનંદ આપે છે તમને જે જોઈએ છે એ બીજાને આપશો ને તો જ તમને મળશે તમને જે જોઈતું નથી એ કોઈને આપશો નહીં સરળ માનવનો એવો સ્વભાવ હોય છે જે જોઈતું ન હોય તે મંદિરમાં જઈને કૃષ્ણાર્પણ કરી આવે જે તમને જોઈતું નથી એ તમારા માટે રાખે અને તમને જે ગમે છે એ બીજાને આપે તમારી કોઈ નિંદા કરે તમને ગમતું નથી તમે કોઈની નિંદા કરશો માં તમારી સાથે કોઈ કપટ કરે એ તમને ગમતું નથી તમે બીજા સાથે કપટ શા માટે કરો છો તમને જે ગમે છે એ બીજાને આપશો તો જ તમને મળશે ભારત ભૂમિ એ કર્મભૂમિ છે કારેલાના બીજ વાવે તો કેરી કોઈ દિવસ ઉત્પન્ન થાય નંદ બાવાનો કોઈ શત્રુ નથી નાનકડું ગોકુળ ગામ છે નંદ વાવાનો સર્વ સાથે પ્રેમ છે પ્રેમ કરવો જ છે તો બને ત્યાં સુધી સર્વ સાથે કરશે જ્ઞાની પુરુષો સર્વનો ત્યાગ કરે જ્ઞાની પુરુષો તો એવા ઉદાર હોય છે જે શરીરમાં રહે છે એ શરીર સાથે પણ પ્રેમ કરતા નથી જ્ઞાની મહાપુરુષો મરીને જીવે છે શરીરનું સુખ એ મારું સુખ નથી શરીરનું દુઃખ એ મારું દુઃખ નથી આ શરીરથી હું જુદો છું જ્ઞાની પુરુષો સર્વનો ત્યાગ કરે છે અને જે શરીર મારે છે એ શરીરનો પણ એ ત્યાગ કરે છે શરીરથી આત્માને જુદો પાડે સર્વનો ત્યાગ કરવો એ બહુ બહુ કઠન વૈષ્ણવો સર્વને પ્રભુનું સ્વરૂપ સમજીને વિવેકથી પ્રેમ કરે છે પ્રેમ કરવો છે તો સર્વ સાથે કરો જ્ઞાની પુરુષો સર્વનો ત્યાગ કરે વૈષ્ણવો કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના સર્વ સાથે પ્રેમ કરે નંદ બાબાનો કોઈ શત્રુ નથી નંદ બાબાને સર્વ સાથે પ્રેમ કરે નંદજી બહુ કાળજી રાખતા હતા મારા ગામમાં કોઈ ભૂખ્યો ન રહે મારા ગામમાં કોઈના ઘેર ઝઘડો ન થાય મારા ગામમાં કોઈ ઉઘાડો ફરે નહીં આખા ગામ સાથે એમનો પ્રેમ જેને સર્વના આશીર્વાદ મળે છે એના ઘેર સર્વેશ્વર પધારે તમારા ઘરમાં બાલકૃષ્ણલાલ વિરાજ એવી ઈચ્છા હોય તો તમે પણ નંદ બનો સર્વને જે સુખ આપે એને સર્વના આશીર્વાદ મળે છે સર્વને સુખ આપવું એ તો અશક્ય જેવું સર્વને કોઈ સુખ આપી શકે નહીં ભલે તમે સર્વને સુખ ન આપો પણ બહુ સાવધ રહેજો કે મારાથી કોઈને દુઃખ ન થાય નંદ બાબાને આખું ગામ આશીર્વાદ આપે સર્વના આશીર્વાદ ભલે ન મળે પણ કોઈ માનવનો નિશાસો ન લાગે એની બહુ કાળજી રાખ સર્વને જે આનંદ આપે છે એના ઘેર પરમાનંદ આવે બ્રજવાસીઓ બોલ્યા છે નંદ ઘેર આનંદ ભયો હૈ નંદ મહોત્સવમાં ગોવાળો ગોપીઓ એવા આનંદમાં તન્મય થયા કોઈને દેહનું ભાન રહ્યું નથી ગઈકાલે તમે પણ બધા એવા જ આનંદમાં તન્મય થયા કે કથા બરાબર કરવા દીધી છે ને તત્ આરભ્યનંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર્વાસાત્મગુણૈ हरेर्निवासात्मगुणैः रमाक्रीडम् अभून्नृप નંદ મહોત્સવ રોજ કરો આખો દિવસ આનંદમાં જશે જે સવારે નંદ મહોત્સવ કરે છે નંદ મહોત્સવ આખો દિવસ થયો છે પણ મહોત્સવનો મુખ્ય સમય છે ચારથી સાડા પાંચનો બ્રાહ્મ મુહૂર્તમાં નંદ બાવાને બાલકૃષ્ણ લાલના દર્શન થયા અને ત્યારથી ઉત્સવ શરૂ થયો છે પાંચથી સાડા પાંચનો સમય એ બહુ જ પવિત્ર માન્યો છે ચોવીસ કલાકમાં અતિશય પવિત્ર કોઈ સમય હોય તો ચારથી સાડા પાંચ ચારથી સાડા પાંચ બરાબર બેસીને ભક્તિ કરે ને બહુ આનંદ મળે ચારથી સાડા પાંચ એટલે બપોરના નહીં હો સવારના સવારે ચારથી સાડા પાંચ રાત્રે જલ્દી સૂઈ જાઓ રાત્રે રાક્ષસો જાગે છે રાત્રે સાડા નવ દસ વાગ્યા પછી જાગવું નહીં અને સવારે ચાર વાગ્યા પછી સૂવું નહીં આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે સવારે ચાર વાગ્યા પછી પથારીમાં જે સૂતેલો રહે એના પુણ્યનો નાશ થાય એવું લખ્યું છે રાત્રે સાડા નવ દસ વાગે સુઈ જશો ને તો ભગવાન તમને સવારે સાડા ત્રણ ચાર વાગે જગાડે પાંચ છ કલાકની નિદ્રા થાય કે ઈશ્વર જીવને જગાડે રાત્રે જલ્દી સુઈ જાય કેટલાક લોકો રાત્રિના રાજા હોય રાત્રે અગિયાર બાર વાગતા સુધી વાતો ન કરે તો એમને ઊંઘ આવતી નથી આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે રાત્રે દસ વાગ્યા પછી રાક્ષસો જાગે અને રાક્ષસો સવારે ચાર વાગ્યા પછી સૂતેલા રહે અહીંયા તો બધા ઋષિઓ જ આવીને બેઠા છે અહીંયા કોઈ રાક્ષસ આવ્યો નથી ભાગવતની કથા સાંભળવા માટે ઋષિઓ જાય રાત્રે રાક્ષસો જાગે છે તેથી સંસ્કૃત ભાષામાં રાક્ષસને નામ આપ્યું છે રાત્રિચરો રાત્રિચરા જે રાત્રે દસ વાગે તો કરે રાક્ષસ જેવો પ્રાતઃકાળનો સમય સાચવજો કોઈ પણ માણસની પરીક્ષા કરવી હોય ને તો એ સવારે કેટલા વાગે ઉઠે છે અને ઉઠ્યા પછી શું કરે છે એ જાણવાથી એના જીવનની સ્વભાવની બધી પરીક્ષા થઈ ગઈ જેને થોડો પણ ભક્તિનો રંગ લાગ્યો છે જેને ભગવાનના દર્શનની ઈચ્છા છે એ સવારે ચાર વાગ્યા પછી પથારીમાં હોય જ નહીં એ તો જાણે છે કોઈ પણ માનવનું મોઢું દેખાય કે મનમાં રજૂ ગુણાવે કોઈ પણ માનવને જોતા પહેલા શાંતિથી ભક્તિ કરે સવારે ચારથી સાડા પાંચ એક આસને બેસીને ભક્તિ કરવાની બહુ જરૂર છે લોકો જાત્રા કરવા જાય છે કથા સાંભળે છે દાન આપે છે પણ સવારે ચાર વાગે ઉઠીને શાંતિથી ભક્તિ કરતા નથી ભાગવતમાં વિશ્વાસ રાખીને છ મહિના કરીને તો જુઓ કદાચ તમને એમ થશે કે મહારાજ આ બધો ઉપદેશ તમે બીજાને જ કરો છો કે સવારે તમે વહેલા ઉઠો છો ઉઠું છું પછી તમને કહું ઉઠજો એવી ટેવ ઉપાડો પછી તો એવું થશે કે તમને સવારે ચાર વાગ્યા પછી ઊંઘ આવશે જ નહીં એવી ટેવ પાડવાની બહુ જરૂર છે પ્રાતઃકાળનો સમય બહુ પવિત્ર છે ચાર થી સાડા પાંચ એક આસને બેસીને ભક્તિ કરો થોડું ભગવાનનું ધ્યાન કરો ભગવાનના એક એક અંગમાં આંખને મનને સ્થિર કરો સવારે તમારા ભગવાનની માનસી પૂજા કરો મનથી ભગવાનના ચરણ પખાડો મનથી ભગવાનને સ્નાન કરાવો મનથી શૃંગાર કરો મનથી તિલક કરો મનથી પુષ્પની માળા અર્પણ કરો મનથી ભોગ ધરો મનથી આરતી ઉતારો માનસી સેવા એ સર્વથી શ્રેષ્ઠ માની છે માનસી સેવામાં એક ધ્યાનમાં રાખવાનું છે મનમાં સંસારનો કોઈ લૌકિક વિચાર આવે તો માનસી સેવાનો ભંગ થઈ જાય તમે માનસી સેવામાં બેસો ને ત્યારે તમારા મનને કહેજો તારું કોઈ ખાસ મહત્વનું કામ હોય તો તું કરવા જા તને પાંચ મિનિટની રજા આપું છું તારે બજારમાં જવું હોય સગાવાળાને મળવા જવું હોય આ પાંચ મિનિટની તને રજા જઈ આવજો પણ અરે હું માનસીમાં બેસીશ ત્યારે બરાબર તને પકડી રાખીશ મન જેના મુઠ્ઠીમાં છે એ જ મહાન છે જે મનથી હાર્યો છે એનું સર્વ ઠેકાણે હાર જેને મન જીત્યું છે એને જગત જીત્યું મનને કહેજો કે તને પાંચ દસ મિનિટનો આ સમય આપું છું તારે જ્યાં જવું હોય ત્યાં જઈ આવશે પણ અરે હું માણસની સેવામાં બેસીશ પછી હું તને એક ક્ષણ પણ કોઈ ઠેકાણે નહીં જવા દઉં તને બરાબર પકડી રાખી માણસની સેવામાં બેઠા પછી મનમાં કોઈ લૌકિક વિચાર ના આવે પરમાત્માનું થોડું ધ્યાન કરો પ્રભુની માનસી સેવા કરો તમારા ભગવાનની મનથી જ આરતી ઉતારો પ્રાતઃકાલમાં થોડી પ્રાર્થના કરો તમારા ભગવાનને કહેજો કે મને પાપ કરવાની કુટેવ પડી મારી આંખ પાપ કરે છે મારું મન પાપ કરે છે પણ હું આ મનને હચવી શકતો નથી હું તમને શરણે આવ્યો હું તમારો છું તમે મારા હૃદયમાં વિરાજો અને મારા મનને પાપ કરતા તમે અટકાવો અનેક વાર માનવને ખબર પડે છે મન બગડ્યું છે મન હવે હાથમાં નથી છટકી ગયું પણ માનવ એ મનને પકડી શકતો નથી મનને હાચવી શકતો નથી ભગવાનને કહેજો મારું મન બહુ બગડ્યું હું મારા મનને હાચવી શકતો નથી હું તમને શરણે આવ્યો છું એવી કૃપા કરો કે મારા મનમાં ખરાબ વિચાર આવે નહીં મારું મન પાપ કરે નહીં કેટલાક લોકો એવું સમજે છે કે મનથી પાપ કર્યું હોય ને તો ભગવાન સજા કરતા નથી પણ એવું કંઈ ભાગવતમાં લખ્યું નથી ભાગવતમાં એક બે ઠેકાણે એવું વર્ણન છે કે મનથી કરેલા પાપની સજા થાય કનથી પાપ કરે એને સજા ઓછ વધારે થાય છે અને મનથી પાપ કરે એને થોડી સજા ઓછી થાય જે મનથી પાપ કરે છે એનું મન બગડેલું જ રહેશે એને ભક્તિમાં આનંદ આવે ને તમારા ભગવાનને કહેજો કે મારું મન બગડ્યું છે મારા મનને પાપ કરવાની કુટેવ પડી છે મારા મનને હું વાંચવી શકતો નથી હું તમને શરણે આવ્યો છું હું તમારો થયો છું મેં તમારી કથા સાંભળી આપ કૃપા કરો આપ મારા હૃદયમાં વિરાજો મારું મન મારી ઇન્દ્રિયો અવળે માર્ગે જાય નહીં પ્રાતઃકાળમાં કરેલી પ્રાર્થનામાં બહુ શક્તિ છે પ્રાતઃકાળમાં ધ્યાન કરો માનસી સેવા કરો પ્રભુના નામનો શાંતિથી જપ કરો પ્રાર્થના કરો શ્રી કૃષ્ણ પ્રેમમાં હૃદય થોડું પણ પીગળશે આંખમાંથી બે આંસુ નીકળે ને તો મન શુદ્ધ થઈ જશે પ્રેમાશ્રુથી મનને પવિત્ર કરો સવારે શ્રી કૃષ્ણ પ્રેમમાં હૃદય પીગળે સેવા સ્મરણ કરતા થોડી તન્મયતા થાય મન શુદ્ધ થાય છે મન શુદ્ધ થયા પછી એ મન ઉપર સંસારના સુખ દુઃખની માન અપમાનની અસર થતી નથી જે સવારે એકવાર મનને ભક્તિ રસમાં તરબોળ કરે છે એનું કોઈ અપમાન કરે ને તો એને દુઃખ થતું નથી એને કોઈ માન આપે તો એનું એને સુખ થતું નથી સવારે ભક્તિ પ્રેમમાં મન તરગોળ બને પરમાત્માનો આનંદ મળે તો સંસારના સુખ દુઃખની માન અપમાનની અસર મન ઉપર થશે નહીં સુખ દુઃખ કોના જીવનમાં આવતા નથી ઘણા ભાગે આ જીવ સંસારમાં દુઃખ ભોગવવા માટે જ આવે સુખ દુઃખના પ્રસંગો તો પરમાત્માના જીવનમાં પણ દેખાય પરમાત્મા તો આનંદમય છે શ્રી રામ શ્રી કૃષ્ણને સુખ નથી દુઃખ નથી પણ એવું દેખાય છે કે એમના જીવનમાં પણ સુખ દુઃખનો પ્રસંગ આવે છે આપણા જેવા સાધારણ માનવના જીવનમાં સુખ દુઃખના પ્રસંગ આવે તે શું ખોટું છે દુઃખ તો આપણા પાપને બાળવા માટે આવ્યું દુઃખ બગડેલા મનને શુદ્ધ કરવા માટે આવ્યું દુઃખ આપણને જ્ઞાન આપવા માટે આવ્યું પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન થતું નથી એ જ્ઞાન દુઃખમાં અનાયાસે થાય ભલે દુઃખ આવે પ્રાતઃકાળમાં ભક્તિ રસમાં જેને મન તરબોળ કર્યું છે એના મન ઉપર સુખની દુઃખની બહુ અસર થતી નથી પ્રાતઃકાળમાં નંદ મહોત્સવ કરો ચાર થી સાડા પાંચ આ સમય બહુ પવિત્ર છે આ સમયે બીજું કોઈ કામ કરવું નહીં રાત્રે ત્રણ સાડા ત્રણે જાગી જાઓ અને બરાબર શુદ્ધિ કરી આસનમાં ચાર વાગે બેસી જાઓ ચાર થી સાડા પાંચ તમે કરીને જુઓ તમને બહુ લાભ થશે કેટલાક લોકો એવું સમજે છે કે મન બહુ ચંચલ છે મન ભલે ચંચલ થાય શાંતિથી બેસો ધીરે ધીરે મનની ચંચલતા ઓછી થશે તમને અંદરનો થોડો આનંદ મળશે અંદરનો આનંદ મળે ને તો જીવન સુધરે છે અંદરનો આનંદ જેને મળ્યો છે એનું પાપ છૂટે છે જેને ભગવાનનો આનંદ મળ્યો એને સંસારનું સુખ તુચ્છ લાગે એનું જીવન દિવ્ય બને છે શ્રાવણ કૃષ્ણ નવમીના દિવસે નંદ મહોત્સવ થયો શ્રાવણ કૃષ્ણ દ્વાદશી લીલા થઈ શિવ એ યોગીશ્વર છે અને ભગવાન શ્રી કૃષ્ણ તે યોગેશ્વર છે સનાતન ધર્મમાં બે અંગ માન્યા છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ પ્રવૃત્તિમાં હોવા છતાં પરમાત્મા સાથે સંબંધ કેવી રીતે રાખવો એ શ્રીકૃષ્ણ સમજાવે શ્રીકૃષ્ણ યોગેશ્વર છે પ્રવૃત્તિ તો કરે છે પણ પ્રવૃત્તિમાં એ સ્વરૂપને ભૂલતા નથી પ્રવૃત્તિ કરો શ્રી કૃષ્ણનું સ્મરણ રાખ શ્રી કૃષ્ણના ચરણે જવું છે એ ધ્યાનમાં રાખ લોભી માણસ કોઈ પણ કામ કરે ને પણ એ પૈસાને ભૂલતો નથી મને પૈસો મળવો જોઈએ મને કઈ લાભ થવો જોઈએ પૈસાનો લાભ ન હોય તો અતિ લોભી માનવ સામુ જોવા પણ તૈયાર નથી પ્રવૃત્તિ કરો પણ પ્રવૃત્તિનું લક્ષ્ય નિવૃત્તિ દ્વારા પરમાત્માના ચરણે જવું છે પ્રવૃત્તિ એ પ્રવૃત્તિના માટે નથી પ્રવૃત્તિ એ નિવૃત્તિ માટે પૂર્ણ નિવૃત્તિ એકદમ માનવ લઈ શકતો નથી વિવેકથી પ્રવૃત્તિ કરો પાપની બીક રાખીને પ્રવૃત્તિ કરો પરમાત્મા સાથે સંબંધ રાખીને પ્રવૃત્તિ કરો કૃષ્ણ યોગેશ્વર છે શિવજી મહારાજ યોગીશ્વર છે શિવજી મહારાજ નિવૃત્તિ ધર્મ સમજાવે છે સનાતન ધર્મના બે અંગ છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ શિવજી મહારાજ કે છે આખો દિવસ પ્રવૃત્તિ કરશોમાં ચાર પાંચ કલાક બધી પ્રવૃત્તિ છોડી દે ઉત્તરડામાં કોઈ દિવસ અસ્તરની વાસ આવતી નથી સંસારની પ્રવૃત્તિમાં ફસાયેલાને ભજનાનંદ બ્રહ્માનંદ મળતો નથી બધી પ્રવૃત્તિ છોડો શાંતિથી બેસો નિવૃત્તિના સમયે એવો અનુભવ કરો કે હું ભગવાનનો અને ભગવાન મારા ભગવાન વિના મારું કોઈ નથી કોઈ માનવને મારો સમજે એને મારે જ પડે કોઈ પણ માનવને માનવ સમજે એ પરિણામમાં દુઃખી થાય ઘરના લોકો સાથે બહારથી પ્રેમ બતાવજો પણ અંદરથી પ્રેમ પરમાત્મા સાથે કરો કોઈ સ્ત્રી મારી નથી ને કોઈ પુરુષ મારો નથી ભગવાન મારા છે તમારી ફરજ બજાવો ઘરના લોકો સાથે બહારથી પ્રેમ બતાવો પણ અંદરથી પ્રેમ પરમાત્મા સાથે કરો ભગવાન વિના કોઈ મારું નથી શિવજી મહારાજ નિવૃત્તિ ધર્મ સમજાવે ભગવાન શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મ સમજાવે છે સનાતન ધર્મના બે અંગ છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ પ્રવૃત્તિ એ પ્રવૃત્તિ માટે ન કરો પ્રવૃત્તિ એ પરમાત્માના માટે કરો પ્રવૃત્તિનું લક્ષ્ય નિવૃત્તિ છે સાધારણ માનવ એકદમ પ્રવૃત્તિ છોડી શકતો નથી પ્રવૃત્તિની જરૂર છે પણ પ્રવૃત્તિ એ નિવૃત્તિ માટે પ્રવૃત્તિ એ પરમાત્માના માટે થોડો સમય બધી પ્રવૃત્તિ છોડીને શાંતિથી બેસો શિવજી મહારાજ નિવૃત્તિ ધર્મ સમજાવે છે ભગવાન શ્રી કૃષ્ણ તે પ્રવૃત્તિ ધર્મ સમજાવે છે શ્રાવણ કૃષ્ણ દ્વાદશીના દિવસે શિવજી મહારાજ પધાર્યા બાલકૃષ્ણલાલ જયારે પ્રગટ થયા ને અને ત્યારે શિવજી મહારાજ સમાધિમાં બેઠા હતા એમને કઈ ખબર પડી નહીં નંદ મહોત્સવમાં શિવજી પધાર્યા નથી શ્રાવણ કૃષ્ણ દ્વાદશીના દિવસે પધાર્યા છે નરસિંહજી મહારાજને ખબર પડી તે કૈલાસથી ભગવાન શંકર ગોકુળમાં જાય છે શિવજીના પ્રધાન બે ગણ છે શૃંગી અને ભૃંગી તે બે ગણોએ શિવજીને કહ્યું કે મહારાજ અમારે ગોકુળમાં તમારી સાથે આવવું આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે ભજનમાં કીર્તનમાં સત્સંગમાં ઘણા લોકો ભેગા થાય એ સારું છે પણ ધ્યાનમાં જપમાં પૂજામાં અનેકનો સંગ સારો નથી તમે દર્શન કરવા જાઓ ને ત્યારે બને ત્યાં સુધી તમે એકલા જ એ વધારે સારું સાથે કોઈ માણસ હોય ને તો દર્શન કરતા કરતા પણ ભય યાદ આવે ભાઈ મારી સાથે છે ભાઈ મારી સાથે દર્શન કરવા જાઓ કોઈ સાથે હોય ને તો રસ્તામાં ઘણા ભાગે વાતો બહુ થાય એકલા દર્શન કરવા જાઓ ભગવાનના નામનો જપ કરતા કરતા ચાલે ને એને યજ્ઞનું પુણ્ય મળે સાથે કોઈ હોય તો વાતો થશે કેટલાક લોકો દર્શન કરવા જાય ને ત્યારે એક એકને બોલાવતા જાય કે ચાલો ચાલો વખત થયો તમે બીજાને પ્રેરણા આપો એ ઠીક છે પણ સંભવ છે તમારા ભક્તિમાં વિક્ષેપ થશે ભક્ત અને ભગવાન બે હોય તો આનંદ પ્રગટ થાય ભક્ત અને ભગવાનના બેના વચમાં કોઈ ત્રીજો આવીને ઉભો રહે એ વિક્ષેપ કરે શિવજીએ કહ્યું છે હું એકલો જ જવાનો તમે સાથે આવશો ને રસ્તામાં તમે વાતો બહુ કરશો સાથે ન આવો તે શિવકણોએ હાથ જોડ્યા નહીં કર્યો અમે વાતો નહીં કરી તમારા ધ્યાનમાં વિક્ષેપ જરા પણ ન કરે અમને સાથે લઈ જાઓ શૃંગી ભૃંગીએ વિચાર કર્યો અમે શિવજી સાથે જઈશું ને તો અમને અંદર પ્રવેશ મળશે યશોદા માત્ર શંકર ભગવાનને અંદર બોલાવશે શિવજી મહારાજ પધારે તો અમે પણ એમના પાછળ પાછળ જઈશું અમે એકલા જઈએ ને તો અમને બહાર ઉભા રાખશે મોટાઓનો આશ્રય કરવાથી બહુ લાભ થાય શૃંગી ભૃંગી આગ્રહ કર્યો અમને સાથે લઈ જાઓ શિવજીએ કહ્યું કે ભલે તમે આવો પણ રસ્તામાં એક અક્ષર ભૂલવાનું નહીં કોઈને આંખ આપવાની નહીં બીજાની વાતો સામાવાની નહીં દર્શન કરવા જાઓ ત્યારે આંધળા થઈને ભેરા થઈને કોઈ માનવનું મુખ મારે જોવું જ નથી મારે ભગવાનના દર્શન કરવા માટે જવું દર્શન કરવા જાઓ ને ત્યારે ભેરા થઈને જાઓ મારે બીજા કોઈની વાતો સાંભળવી જ નથી દર્શનમાં કોઈ લૌકિક વાતો કરે ને મંદિરમાં દર્શન લૌકિક વાતો કોઈ કરે એ સાંભળવી નહીં તમે ન સાંભળો તો એ કે આગળ બોલવાનો હતો જે સાંભળે છે એ બોલનારને પ્રેરણા કરે કેટલાક તો પૂછે છે પછી ત્યાં શું થયું હવે તું શું કરવા પૂછે છે કોઈ ન સાંભળે તો એ ક્યાં બોલવાનો હતો દર્શન કરવા જાઓ ત્યારે ભેળા થઈને જાય મને કોઈની વાતો સાંભળવી જ નથી તમે દર્શન કરવા જાઓ તો મૂગા થઈને જાઓ મારા ઘરની વાતો કોઈને કેવી નથી કેટલાક લોકો તો એવા થયા છે આખા ગામની વાતો સાંભળવા માટે જ મંદિરમાં જઈને બેસે કેટલા બધી ખબર પડે મંદિરમાં થોડું પણ પાપ કરે એની બહુ સજા થાય શિવજીએ કહ્યું કે રસ્તામાં કોઈને નજર આપવાની નહીં બોલવાનું નહીં તેના મહારાજને જરાય બોલીશું નહીં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કીર્તન કરતા ગયા છે શૃંગી ભૃંગી બે ચેલા થયા શિવજીએ સાધુનો વેશ ધારણ કર્યો આત્મા આંખ બંધ રાખે પ્રાણાયામ પ્રત્યાહાર કરે છતાં જે બ્રહ્મ કોઈને દેખાતું નહોતું જે અતિ દુર્લભ હતું તે આજે સર્વને સુલભ થયું અલક્ષ્ય અલક્ષ્ય એવો પોકાર કર્યો છે યશોદામાના કાને તે ધ્વનિ ગયો છે માને ખબર પડી કે કોઈ સાધુ મહારાજ આવ્યા છે એવું લાગે દાસીને આજ્ઞા કરી કે સાધુ મહારાજને ફળ આપો સાધુ મહારાજને કહેજો કે મારા દાદાને આશીર્વાદ આપે બાળક સુખી થાય તે થાળીમાં ફળ લઈને દાસી બહાર આવી શિવજી મહારાજના એને દર્શન થયા સાધુની પરીક્ષા કપડાથી થતી નથી સાધુની પરીક્ષા જાતિથી થતી નથી વધારે તો શું વ્યાખ્યાન બહુ સારું કરે એ જ્ઞાની કહેવાય પણ સંત ન કહેવાય બહુ પુસ્તકો વાંચ્યા હોય બોલી શકે ઠીક છે પણ સંતની પરીક્ષા તો મનોવૃત્તિથી અને આંખથી થાય સંત ભગવાનમાં જ આંખ રાખે જોવા લાયક ભગવાન છે સંતોનો એવો નિયમ હોય છે ભગવાનનું સ્વરૂપ આંખથી ખસવા દેતા નથી બે ત્રણ મિનિટ થાય કે ભગવાનના દર્શન કરશે સંતો પ્રભુના દર્શનમાં ધરાતા નથી જે ભગવાનના દર્શનમાં ધરાય છે એ જગત જોવા જાય પણ જેને ભગવાનના દર્શનમાં તૃપ્તિ થતી જ નથી એને જગત જોવાની ફુરસદ ક્યાં છે સંતની પરીક્ષા આંખથી અને મનોવૃત્તિથી થાય અડધી આંખ ઉઘાડી હતી અડધી આંખ બંધ હતી બ્રહ્માનંદમાં મસ્ત હતા સુંદર જટાઓ ધારણ કરી ગળામાં સર્પ છે દાસીને આશ્ચર્ય થયું છે આ તો શંકર ભગવાનના જેવો દેખાય આવો સાધુ મેં જોયો નથી મહારાજ મહારાજ યશોદા તમને આ ફળ આપે આ ફળનો સ્વીકાર કરો મારા બાળકને આશીર્વાદ આપો સીધી આગ બરાબર ઉઘાડી નહીં અને દાસીને કહ્યું કે આ ફળ લેવા માટે હું સાધુ થયો નથી હું પરમાત્માના દર્શન માટે સારું થયું યશોદાજીને કહેજો કે બાળકૃષ્ણલાલને લઈને બહાર આવે કેટલાક ઘર છોડીને સાધુ તો થાય છે પણ સાધુ થયા પછી એમને યાદ રહેતું નથી કે હું સાધુ શા માટે થયો કેટલાક એક ઘર છોડે છે અને બીજા ઘરમાં ફસાય છે એક ઘરની મમતા છોડી બીજા ઘરમાં મમતા કરી એને શું મળ્યું પરમાત્માના દર્શન માટે હું સાધુ થયો યશોદાજી બાળકૃષ્ણલાલને લઈને બહાર આવ્યો દાસીએ કહ્યું કે મહારાજ અહીંયા પરમાત્માના દર્શન ક્યાં છે અહીંયા પરમાત્મા